કે જ્ઞાની આ જગતનો ભોગ સહજ છે સરળ છે ઉગમ છે તેની પ્રાપ્તિ દુર્લભ છે પ્રાપ્તિ જ્ઞાની કોઈ હોતા નથી કોઈ થાય ત્યારે થાય તો આમ તો આ ભગતો બધા ઘણા થયેલા ભક્તો તો થયા કરે છે ભક્તો અમુક માણસ શાંતિ આપી છે કે એ કલ્યાણ ના કરી શકે કોઈ કારણ કે જ્ઞાની એટલે જેના અહંકાર શૂન્ય થયો હોય શું કહ્યું જ્યાં મુક્તિ ખરાબ આપણે અધિકાર લો લેવલ હિન્દુસ્તાન કેટલું છે પરમ મુખ્ય આવશે અરે હું આવશે નહીં થયો કાગળ જુઓ લાગા ફેરવા ઉપર લાભ થયો છે એમ ને સાસો પુસ્તક આવે પડવાની પાસે પુસ્તકો તો હોય ક્યાં ધાતુ છે ખોટું છે ક્યાં સુધી આપણે ઇન્સ્યોરન્સ કરાવ્યું છે બતાવજો ઇન્સ્યોરન્સ બોલું ક્યારે ક્યાં ખરાબ છે અદ્વૈતા બધા કાર્ય છે અદ્વૈત ક્યાં શીખું થયો છે થયો ધર્મ કોણ અદ્વૈત તો કોનું નામ કહેવાય કેટલા ભગવાન કહેવાય પણ કોરે પણ ચાલ્યું કે ચાલ્યું કે દુખાર રૂપિયા આવા પ્રશ્ન તમે શું રાહત થાય છે મારો છેલ્લો પ્રશ્ન નથી પણ મારી માન્યતાની પણ હા જે રીતે પ્રશ્ન પૂછનાર પૂછનારને ઉપર આક્ષેપો કરો છે એ બહુ અનુચિત છે મારી વાત નથી કરતો મેં વારંવાર જોયું પ્રશ્ન પૂછે છે શા માટે પૂછે છે આપ પોતે સત્સંગ કરો ના હોય તો પૂછો હું એમ પૂછું એ જોઈ નહીં જે વાત કરી શકત બીજું પણ આપ મને શું ઉત્સાહ આપો નહીં તો પાસે આવીએ શું કરવા આપની પાસે આવીએ શું કરવા જો આપનામાં શ્રદ્ધા ના હોય તો તો શું પૂછવું જે પૂછવાનું મન થાય ના પૂછીએ અરે આ ખરાબ આ ખરાબ પ્રશ્ન છે આ ખરાબ પ્રશ્ન છે અમારું પોતાનું બાકી રાખી આ હું ત્રણ જ વાંચું અને હવે જાણ્યો ખરું કરવા માટે ખોટી વાત છે હું મારા મન માં એવું છે જ નહીં હું આટલો આટલું જંતુ આટલો એ શુદ્ર પામર કરતા હલકો છું પ્રશ્ન પૂછવા માટે એવો શુક્ર આરોપ કરું છે તમે શું છે કે તમે આમાં એક પ્રશ્નની ઉપર બીજો પ્રશ્ન રજૂ કરે છે લક્ષ્મી મહેતા જેવા ઘણા જ્ઞાની સંત કવિઓ એમના ભજનોમાં કહે છે આપણા જેવા ઘણા બધા જ્ઞાની સંતો મુક્તિ કરતા જે ઊંચી કરતાની ભૂમિકા માટે નહીં પણ મોક્ષ માટે આપો છો અને સૌની મોક્ષને માર્ગે જ દોરો છો કે માણસો જન્મો જન્માગત એમાંથી બધા છે એ છે તે માં નથી તો મોક્ષ નો માર્ગ શા માટે પ્રભુ દોસ્તો પણ મોક્ષ માર્ગ હોતો જ નથી તેથી ભક્તો આવું ગાય શું ગાયું અને ભક્તો બધા સાચા હતા ભક્તો ને હોબળનારા સમજણ લાગ્યા ભક્તો સાચા હતા ભક્તો એમાં નહીં કહેતા કે આમ થઈ ગયા તેમ થઈ કશું બોલવું બિલકુલ કરેક્ટ હોય અચંદ લખી બધા બોલ્યું છે નહીં કે

મોડે કહું નથી પણ આ તમે ના કહીએ છીએ છતાં પકડ પકડો છો નથી પકડો ફરી ફરી તમે ધરો છો હું ક્યાં વાત તો હા છે તમે ધરો છો હું તો ના કઉ છું હું ક્યાં કઉ છું મારા લોકો પાડવા માટે બધી પકડ પકડ છે ખોટી અને પૂછે એનો હું લેખ આવી નતો આ દુનિયામાં કોઈ માણસ ફરી ધર્મ ના માને હોય છે ને ભગવાન તો જ્યાં માગે ત્યારે લીધે કે તાપમાં તપેલો કે ના હવે તમારે મહેરબાની જો ઘર મને ભાવે તાપમાં તપેલો માણસ ભાવે એટલે અમારે આક્ષેપ આવ્યા પણ અમે કોઈને કહ્યું નથી અમારી જિંદગીમાં નથી એ તમને તો લાગે તમારો સ્વભાવ છે પેલા આવતા ગયા શું કોઈ કરતું નથી તો એક પણ વાત સાથે આક્ષેપ આપો છો કે જે અસંતોષ આપો છો એનું એમને દુઃખ છે આજે અપ્રસન્નતા મને થઈ આજે વાતચીત દરમિયાન તો કે કે મને અસંતોષ આપો ને એનું મને દુઃખ છે બાકી આ પ્રશ્ન કોઈ આ મહત્વ નથી રહ્યું ત્યારે દુઃખ છે ખોટી વાત નહીં કરી આ બધાને કેવું છે મને હવે એ પ્રશ્ન એમ કે છે કે આપણી મારા તરફ નારાજગી નહીં જોવે તમે પ્રસંગો મારી સાથે એ વાત પૂરી થઈ ગઈ હવે હવે એને એને મન એનું કામ કરવું છે આપણી આપણી કૃપા દ્રષ્ટિ એ વાત નથી મારે એની પર કશું નથી મારે તો એટલું એટલું જ માન છે એના માટે તો કહે બીજી રીતે બહુ એ જાણું છું પણ આ એનામાં એવું છે કઈ પ્રકૃતિ વાંચવાનો જ નતો હું વાંચવાનો જ નતો મેં રવા દો આ વાત રવા મારી પકડ નથી મારા ગાંડા ખાતર એ કે તમારો પ્રશ્ન નથી ગાંડા ખાતર છે બોલું નહીં પ્રકૃતિ બદલી ના મારે એવું છે ને કોઈ પણ માણસ કોઈ પણ તું પુસ્તકમાં લાવે અને પુરવાર કરવા માંગતો પુરવાર કર્યો શું કહ્યું પણ નકમ પોતું છે ના હીરા કેવા એ કોને કરી વાત છે કાંકના હીરા કેવા એ લાગુ કરવા મારી પાસે નિર્ણય ફાયદો શું થાય મારે ફાયદો થાય મને છે આ એમ એમ એમ વાત કરો છો કે જઈને હું કાલે હાથ એનો ચાર કરી શકતા હોઉં તો હા હાથ ઉપર

વાત થતી એટલે પકડ્યા એવું જાણું કોઈ રહે નહીં આપણે મને કહે છે કે મારે આ ખાલી પ્રશ્ન નથી આ મારે સંતોષ ની ખાતર તો સંતોષ ખાતર ચાલતું હોય તમારે મારી કમળી લેવું જોઈએ તમારું પોતાનું શરૂ કરવા માંગો છો એ ખોટું છે વાતચીત કરી એમાં વાતચીત કરી તેમાં સમજ જ પડે આપણે સમજીએ છીએ આપણે સમજ થાય તો માણસ છે

પણ આ તો હતી આ ધ્વજ પ્રકૃતિ ક્યાં તૂટી હતી ધ્વજ તૂટી ના આવે નહીં તૂટી દાદા એમ કેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય ના ના ખોટી વાત પ્રકૃતિ ને વગાડવાની હોય તો પ્રકૃતિ હાથે જાય પ્રકૃતિ વગાડનાર હા એ હોવું જ જોઈએ પણ એ વગાડવા માટે જ અહીંયા આવીએ છીએ એ ઓગાળવા માટે કઈ આવીએ હા માટે આવવાનું અને પેલું અમારે ચોખ્ખું જ બોલીએ તો વગર જ નહીં મરી બોલે એ જગત ના ચાલે ચોખ્ખું અમારે તો જ્ઞાનીપુર પલ્લવ કહેવાય કે જે છે અને છે કે નથી અને નથી કે શું લોકો ભગવાન માં આ શક્તિ છે તે ચોખ્ખું ના કરી ના એ નથી જો એટલે જ્ઞાની ચોખ્ખું બોલે ત્યાં આગળ આવું મુશ્કેલ આ તો બધું ભેળું વાટેલું શું થયું અને તેવું આ માની બેઠેલું હોય તો મહા દુઃખ થાય પછી થાય પુરાવો ન હોય કોઈ પણ તમે બધાને તો ચેન થી ચેર ચાલી રાખો જરા એક પુરાવો લો મારી પાસે ખોટું વાત એની કહેશો શું તમે કેવી રીતે નથી અને તે પેલા હીરા મારા હીરા તો ખોટા કેમ કહે જ એવા બાકી એ તો સ્ત્રી બનાવો તો અમારો સંબંધ બહુ સારો આ તો આ હંમેશા સમાજ જેવા પ્રકૃતિ અમી પ્રકૃતિ ખુલ્લી પ્રકૃતિ હોય પ્રકૃતિ હોય પ્રકૃતિને અમને લેવા દેવા નથી એને જ્ઞાન લખે છે એટલે હવે ફરી કાગળ આવતા ચોખ્ખું લખ્યો કે આ ફરી હું બોલવાનો નથી તમે આ જવાબ આપો આ ફરી શું લખ્યું તેમને કે આ પ્રશ્ન પૂછતો નથી ફક્ત મારા જિજ્ઞાસા છે મારી મારી જિજ્ઞાસા છે હા મને ખુલાસા ખુલાસા મારી ખુલાસા ન કહેવાય પછી આપણી વ્યવસ્થિત લાગે આનો જવાબ શું હોવો જોઈએ મુલાકાત માટે તેનો શું જવાબ હોવો જોઈએ અમારી વાત આવે તમને ઠીક લાગે છે પછી એનો બધા સંતોષ સ્વામી વાત કરી આપતો ઠીક લાગે તો માન દેના નહીં તો છોડ દેના એવું બધા કેતા જ છે લગભગ કે છે મારી વાત તમે માન નહીં હોય તો વાત મારા હા એ વાત તમે રજૂ કરે એવું માન એ માન હોય મારી વાત કોઈ માનતો આ તો કઈ બાબત છે આ તો અહીં બાબત એ હતી કે મને ખુલાસા જરૂર છે હું પ્રશ્ન નથી પૂછતો એનો અર્થ શું હોવો ખુલાસો એટલે હું જે બોલું એ તમે તમને જરૂર છે હું જેટલું કઈ બોલવા એનો અર્થ એ થાય જ નથી એટલો બોલ્યો અને આ બીજી બાબતો હું બીજા ક્યાં એવું બોલતો જ નથી મારું કોઈ વાત માનતો જ નહીં એવું જ કહું છું કોઈ વાત માનતો જ નહીં ત્યાં કરી વાત કરું છું કારણ કે આ ખુલ્લે ખુલ્લું સત્ય છે એના બાપ ને પૂછતો નથી બાપ ના હોય હા ખુલ્લું શક્ય પકડ્યા જ નથી માની શ્રદ્ધા જ આવી જોઈએ શું કહ્યું હા જે ખુલ્લું સત્ય થયેલું છે જે જગત કલ્યાણ માટે થવાનું નીકળ્યું છે એ કઈ ઓછું ઉભું રહેવાનું શું સત્તા અને આવી રહ્યું નહીં આ બે હજારોનો બધો સામાન નહીં રહ્યો છૂટ કે અસર દૂર કર્યું કે ભગવાન માટે બોલાવો એટલે અમારે તો અમારે જોડે તો જ્યાં હોય હવે કોનું ના બોલે અમારે શું ના બોલે કોનું હા જગત શું ખોરાક છે કે કોલું બોલી બોલી નહીં પણ ઠંડક રાખો શું ફરજ ઠંડક શું ફરજ ઠંડક ખબર શું ફળ કે આ રબો ના થાય કોલું બોલી નહીં આ બોલાય એક શબ્દ એ છે નહીં તો એ આવડતું એ આવડતું ખોટું કરતા ના આવડે તો બને ના બધા છે તમે ગમે તે બોલો તમને પૂછશે શું છે અને જ્ઞાની એ તો પરમાત્મા કહેવાય આપણા લોકો જ્ઞાન જ્ઞાની શબ્દ બોલે જ્ઞાની શબ્દ જ્ઞાન તો શબ્દ જ્ઞાન એટલે પરમાત્મા કહેવાય કૃષ્ણ ભગવાન કહેવાય ગીતામાં એમ કીધું ગીતામાં એક જ કીધું છે ગીતામાં એ કીધું છે કે જ્ઞાની એ મારો મારો જ અવતાર છે જ્ઞાની ભક્તો તો કોને કહેવાય આ જેને હું આ સિદ્ધાર્થ ભક્ત એવું જેને કઈ ભાન વધશે તેને જ્ઞાની ભક્તો કહેવાય નથી જ્ઞાની ભક્તો જ્યાં લઈને આત્મા સિદ્ધિ એવા મોટા ભક્ત પ્રતિ બધા જેવો ભક્ત પણ જો આવું બોલવાની જરૂર પડે છે ને કે જેવા ત્યાં મોટા ભક્ત થઈ ગયા છે આખો જેવો તેવો થઈ ગયો નથી સ્થગિત થાય મહાન પણ વસ્તુ સ્થિતિ શું થાય જ્યાં લગી આત્મા એ બુદ્ધિ બુદ્ધિ ની ટોપ ઉપર બેઠેલા સ્થગિત થાય નથી બેઠે કેટલી સુંદર વાત છે પછી બધી ભક્તની વાત કે પણ હીરા અને કાચમાં ફેર કરો સાત કરતા વધારે એટલે આનો જગતમાં કલ્યાણ થવા માટે તમારે બધા તૈયાર થવું જોઈએ શું કેવું જોઈએ પાછું આગળના જરૂર નહીં પાછું આગળના જેવું હતું નહીં તો કૃષ્ણ ભગવાન માટે ક્રોધ આવ્યા કૃષ્ણ ભગવાન માટે ક્રોધ કૃષ્ણ ભગવાન માટે થોડુંક જો આગે લોકો કૃષ્ણ ની વાત આ તો અહીંયા આગળ ધર્મ કયો ચાલે છે બાર કૃષ્ણ નો ધર્મ ચાલુ બાર કૃષ્ણ રાખડ્યો ધર્મ છે ને જે ભાઈ ચોરી છે તેનો અહીં ધર્મ ચાલુ કર્યો છે એટલે આ લોકોને બાર નો ધર્મ આપ્યો છે આખા હિન્દુસ્તાનમાં બધે બહાર ધર્મ ધર્મ ચાલે છે કયા મંદિરો ધર્મ ચાલે છે બહાર મંદિર યોગેશ્વરનો જો ધર્મ હોય તો એક જ્ઞાની નો ધર્મ કહેવાય એટલે યોગેશ્વર ધર્મ જ ક્યાં આપે છે આ તો બધો બહાર કૃષ્ણનો ધર્મ અને પૂરી પૂરી ગાયક એટલે તું તો આખા માથા ખોટી તો પણ જયારે એ જો છોડાવડા રહે તો રમી રમવા જતા એટલે છોડાવડા એ બધું સાચું છે આપણે એને હેલ્પ કરી જોઈએ હેલ્પ કરવી જોઈએ આપણે તમે તો એને હેલ્પ કરીએ તો બહાર જ હેલ્પ કરીએ અહીંયા આગળ આ વાત પણ જઈએ અહીંયા આગળ બહાર બહાર અમે પૂછવું તો અમે ક્યાં છીએ બરોબર છે આ સંતો બધા મોટા જ્ઞાનીઓ થઈ ગયા તો અહીં ચાલવા નથી આ તો બધા જ્ઞાની ભક્ત કહેવાય શું કહેવાય તેમાં તેમાં પછી દહીંમાં દહીંમાં ત્યાં દૂધમાં ત્યાં દહીં પડ્યું કહેવાય શું થાય તમે ખબર પડ્યું એક ત્યાં દહીં પડે શું થાય આટલું જાય આય ખાતા આય સાચા માં અઢોળ હોય શું હોય જેની ગોળી ના હોય પછી જેવું માને એવું ફળ ભલે દાદા ભગવાન સુધા છે મારે હું જ્ઞાની છું દાદા ભગવાન જેવું માને એવું ફળ ભલે કારણ કે અધોર છે આ વસ્તુ તો દુનિયા હજારો વર્ષ પછી પોકાર કરશે શું થયું આ નવા શાસ્ત્રો લખાઈ રહ્યા છે આ પુસ્તકો છે શાસ્ત્રોમાં જ ક્યાં છે ધર્મ એટલે શું બે શબ્દો કે ભાઈ જોઈતો સુખ આપો અને દુઃખ જોઈતું દુઃખ બધા શાસ્ત્રો આવી ગયો સુખ જોઈતું તો લોકોને સુખ અને દુઃખ જોઈતું દુઃખ આપો એમાં બધા ભેદ રહ્યા આવી ગયો અને ભગતો ભગતો એ જ સુખ ફરક કેવા સુખ ફરક કઈ વાત કાઢો કેટલો સંબંધ છે એ હું કોણ તે જ માની તમે આ વચ્ચે બધા કરો કઈ જ તમે આવું બધું કરો હું જાણું કે આપણે આ વાત ઉકેલાવ છે અને એમાં સિન્સિયરિટી નથી એવું નથી ના ભાઈ ના છે એનું કારણ એમ છે કે જે પ્રશ્ન પૂછે છે એને ઘણી વાર એને આખું એમ લાગે છે કે એને ઉતારી પાડવામાં આવે અને એ એને દુઃખ થાય એટલે એને દુઃખ થાય છે જ્યાં તમારા મનમાં એ કઈ હોતું જ નથી તમે જે એમ કે અહીંયા કેટલાક અહીંયા પ્રશ્ન પૂછે છે કેટલાક પ્રશ્ન અહિયાં પૂછે છે ત્યારે આપની તરફથી જે જવાબ આવે છે

ના પાડે તો પાવો થી તમે ઢોકા પર તૂટે નહીં અને તમે પાવો નહીં જેટલા અમે પાંચ મને કહ્યું વિજ્ઞાની હતું આ જો આમ વૈજ્ઞાનિક જેવું હતું મોટું માણસ તો ડખો શું ડખો એટલે પછી મને ડખો કરવો મૂકવા બે એટલે પછી એને સ્વા કર્યા પછી મને ટકોર ગયા પછી મારી ટકોર ડિગ્રી ગઈ દાદા કારણ અમારો શબ્દ પોતાનો માચેલો નથી એટલે આ રીતે જવામાં કામ કરી નાખે શું સાહેબ તમારા તમારા નીકળી જશે આ શબ્દો મારી માલકીરા નથી આ ના નહીં તો ભાગ આ શબ્દ મારી માલકીરા નથી રોગ નીકળી જશે જો રોગ હશે નીકળી જશે જેને કાઢવો હોય છે ના કાઢવો હોય તો અમારે કઈ કેવું નથી નથી પોતાની દુકાન ખાલી કરી એટલે ઉતારી તો પારવા પડે ઉતારવું પડે ચડાવવું પડે ઉતારવું પડે ચડાવવું પડે છતાં કોઈ કઈ બદલે નથી અરે તો ફરી ખેડૂત કાર્ડ ના કરાવીએ તો મેં જ ખેડૂત મેં ખેડૂત નહીં ખેડૂત આજે તમે તમે ના જોઈએ તો ગુના થતો મોટા મોટા થાય તો આખું પુસ્તક ભરાય એના ગુનાગો થાય તો ગુના ગુનાકાર કરનાર માણસ એક શબ્દોમાં આ ભૂલ વાળો ન હોય તેની ઉપર શત્રુ પાસે ભૂલ નાખો કરો એક શબ્દ ભૂલવાળો ના હોય અથવા નીકળે નથી આ મારી નથી માલકી નથી મારી કેવી છે માલિકી બોલો હા અને કઠણ નીકળે છે અમે અમે અમારી સ્થિતિ કઠણ ને અમે જાણીએ આ કઠણ નીકળે અમારી સ્થિતિ પણ નીકળે કોઈ કડક શબ્દ નીકળે કોઈ બીજો નીકળે પણ કોઈનું અહિત નથી આટલા બધા સત્સંગમાં બે માણસ માણસને ડિસ્મિસ કરવા પડેલા એ ડિસ્મિસ થઈ એમની મેરેજ આ થઈ ગયા કેવું મેં એમને કહ્યું કે તમારું જીત થતું નથી અહીંયા તમારું ગીત તમે અહીં ના આવો તો તમારું ગીત વધારે કરતા છે પોતાના આગ્રહ હોય તેમ પોતાનું ના પોતાનું કઈ કરે ના જતે અહીં ના આપણે આશ્રય કરે તો માણસ ના કરે હું શું કહી દઉં છું કે તમારું ધ્યેય નથી કરતા તે બે જ માણસ તેની પણ ડોક્ટર ધ્યાન રાખે અને પાછું હારે થવું જોઈએ એની કોઈ બીજી વાત નહીં પણ આ જ્ઞાની પુરુષ કહ્યું ને આ આ ધ્યાન મારા કરતા અપરાધી સાબુ પૂછવા માટે હોતો નથી લાખ વાળું પોતાની પકડ વાળું સ્થળ નહીં તમારી પકડ છે અટેક પરસે સિદ્ધિ છે છતાં હાથ તમને નુકસાન છે હાથ તો એ બધી છોડી પડશે પહેલો નંબર છે જ્ઞાન પહેલો નંબર ત્યાંનો વાર છે જ્ઞાન તેમાં નથી દાખલ કરવા આમાં તો દાદા એટલું જોવાનું કે તમે સંભાવે નિકાલ કેવી રીતે કરો સંભાવે નિકાલ જે થાય છે સંભાવે નિકાલ એ જેથી કરીને અમને જીવનમાં ખ્યાલ આવે કે સંભાવે નિકાલ કેમ કરવો આમાં તો અમને જોવા મળે તમે સંભાવ નિકાલ કેવી રીતે કરો છો જેથી કરીને અમને ભવિષ્યમાં કામ લાગે અમને સંભાવ નિકાલ કરવામાં અમને કિંચિત માત્ર અમને ઘા પડે એના કરતા કિંચિત માત્ર અમારા પોતા પણ અમે પોતે જ છીએ ભણનારે અમે છે છીએ હું વગરનારે અમે જ છીએ એ બધી સ્થિતિ સભાએ લાવવા માટે હોભળો ખરા લાવતા વાર લાગશે શું કહ્યું હું હું મારી જાત જ કહેતો હતો એ રીતે કરતો હતો થશે ને છૂટવા માટે પકડ પકડ છોડવા માટે જેને એક પટ્ટી ચોટેલી હોય તે ઉખાડી હોય તો જોડે પેલા એ રીતે જલ્દી ઉખાડી નાખીએ કારણ કે નથી એટલે અને જગત આવું કેવેલું નથી આ વાત બોલા હે જગત કહેવાયું નથી એટલે અણગમતી વસ્તુ ગમતી નથી એટલે અણગમતી વસ્તુ ગમતી નથી કહેવાના નથી એટલે દરેક ને પોતાના મન મતલબ અનુકૂળ વાણી મારું પાછો અવરું બોલો મને પૂછાતી છે કે કોતો અવરું બોલો કોતો અવરું બોલો બે બાબત બીજી વાર રસ્તો કરશો નહીં જો આવું બોલશો તો અહીંયા અમારો રોડ થશે તૈયાર એટલે એ બોલતા હતા કે આ એટલે કેવું આ બાબુ એવું માટે રસ્તો આયા તારે ઘર હોવું હતું રસ્તો પોતાનો કરી રહ્યા છીએ અરે બાકી હવે આવું સત્સંગ કરીને રૂમમાં મારા ત્યાં રૂમમાં સત્સંગ કરતા હતા કઈ આયા કઈ હા ચાલો ડાયરો ભરેલો છે સુરત છે કે જેમ બોલે તેમ વધુ નથી હું કામ આગળ અમારે એને શું છે નથી આ બધા અને શું નથી એ બધા શું છે ક્વોલિટી જાણતા નથી હે ક્વોલિટી જાણતા નથી આ જાણતા અઠવાડિયું <laughs> અમારો પ્રતિક્રિયા સદસ્ય આ તો નાના હતા કામ પણ નટુબાબા એમ કે સૌથી મારો જૂનામાં જૂનો સંબંધ મારો એ એમ કે જૂનામાં જૂનો સંબંધ મારો ના બાજા બેવું તમે કાલથી કહો બેસો તો <laughs> ગણપતિ જોડે બધા

તમારા જ્યાં મોટા માણસ જેના કઈ પડકાઈ આવી છે મોટા પૂછવા પડતો હતો કેટલા ઘર ઉપર અત્યારે કેવું યાદ આવ્યું બસ બીજું એ તો હવે ગયા બીજું તો સવા પોતે કર્યું એટલે બાંગડા આવ્યા હતા તો આજે ઉઠે છેક સુધી બેસી તમે કહ્યું ને અજોડ એટલે ગોળી પર આ ગોળી વધી ગયો

બીજા અવતાર માં મારી આવી આવી સ્થિતિ હશે બચા હશે ખબર નથી નરસિંહ <laughs> મહેતા એ અત્યાર સુધી આવું કે ભક્તિ કરતા કોને કહ્યું અને છેવટે શું કે છે રૂઢ માન્યતા થઈ રૂઢ માન્યતા બહુ રૂડા બહુ વધારે પડતી રૂઢ ના તો બધાની હાજરી થયું તો સારું થયું

એમનું સાચું છે હોય આ લોકો ને મારી નાખે તો સસ્યો નહીં ઘોડા કે બધા નહીં પણ હજુ આ તમે હતો ને એ તો બોલતો નથી આ લોકોને એક વાર કહીશ કે મારી નાખે તો સસ્યો નહીં ના પછી કહ્યું ને પછી તમે કહ્યું કે આ જગ્યાએ જ મન કહેવાય બહાર ના કહેવાય આ પબ્લિક પબ્લિક છે એમના બધા એ લોકોની શ્રદ્ધા ઉડી જાય બહુ બેસિકલી રહો ગયા જ્ઞાની ની વ્યાખ્યા આ તો હમણાં બોલવા છતાં આ બધાનો દહીનો દહીનો ખોટો પડે એટલા પર શું છે કે જ્ઞાની ની વ્યાખ્યા બધા હજી ના કરે આપણે કોઈ ના કરે એમને જ્ઞાની વ્યાખ્યા પૂરી સાત ને ભીગા ભણ્યા છે આ ભીખા મોટી લાભો અને પણ એને આ તો મોટી પડે એ બધા દસ કિલો મારા છે બહુ કાઢી નીકળે એ બોલે દાદા કે મને લેજ કટ કરો મન થાય છે કે મને આ બધાની વચ્ચે તમે કહ્યું કે તમારી પ્રકૃતિ આવી છે એટલે આ બધાની પ્રકૃતિ કરતા મારી પ્રકૃતિ શું ખરાબ છે આ વાત ઉપર તો મને દેહ ત્યાગ કરવાનું મન થાય છે એટલે હજુ તો પોતે અમુક કક્ષાએ જે માને છે સમજી ગયો આ દોડ ક્યાં પ્રકૃતિ નીકળી ને દરેક પ્રકૃતિ આપણે કાઢી નાખી એટલે આપણે કે આ રીતે આ પ્રકૃતિ કહેવાય બરોબર હા પાણી બહુ આવી હા તો ભય તો થતો નહીં પાણી હોય વાપરે છે કેમ કેવાય એવું નહીં બાળક તમે કઈક અમુક વસ્તુ કહો ને થોડા હશે એટલે જરા થોડું જરા ચટપટ જેવું લાગે ના છોકરા થોડા હસ્યા થોડા હસ્યા પાછળ છોકરા બધા છે ને તો બહુ બીમાર ને હું તો એમ તો બરોબર છે ભાઈ માનતો તમે બધા સંતો ને ગયા તો ને કાગળ આપે ને પછી એમ તમે કહ્યું ને ખુલાસા માંગો છો તો તમારે સાંભળવું જોઈએ તો આ પ્રશ્ન મને આવું છે તો પછી આ ક્યાં માટે હા અજ્ઞાની ભક્તો આવું માગે છે અને તમે કેમ આવું ઉપદેશ આપો છો મુક્તિ નો બીજું બોલ્યા કે તમે પાછા કહો કે મારે મારા મારે થોડો આવતા થયેલો વાંધો નથી ઉતાવળ નથી મારે કે છે એવું પાછું પકડ્યું હા બરોબર છે ઉધાર એટલે પણ વસ્તુ કે આ ભોગ આવો નવો કરાવ્યો એટલે એમાં આનંદ થયો ને એનું આ નાખણી ખોટી છે આવતા આપડે એના હાથમાં છે આપણા હાથમાં છે અચ્છા એક વસ્તુ અમારી પૂર્વા થાય કે દાદા જેની ભક્તિ કરે છે ભગવાન માનીને જેની ભક્તિ ભગવાન માનીને કરે છે એ ગયા કઈ કોઈ જગ્યાએ હશે જન્મ લીધો છે તો હવે એ એની પાસે જે માગણી કરે છે તે કેવી રીતે આપી શકે આ તો લોકો એવું પોતે અમે લખેલું ને કે આપણે આમ કરીએ છીએ તેમ કરીએ એટલે લોકો માની પોતે એવું હોતું નથી આ તો અજ્ઞાનીઓને સમજાવવાની વાત છે તો દેહ પડી ગયો એટલે ખલાસ પછી એની સત્તા કઈ ધર્મ પર આ ધંધા શક્તિ કૃષ્ણ ભગવાન આ કહ્યું લોકોને ધ્યાન કર્યું કહેવાય આ તો આટલા જોડે બેસી બેસીને આટલા પર પર ખબડી જાય એવું થાય પાછું એ બી કૃષ્ણ એવો બધું તમે પાછા કયા કૃષ્ણ ભગવાન ની ભક્તિ લોકો કરે છે એ કહી દીધું કયા કૃષ્ણ ભગવાન ની ભક્તિ કરે છે એ કહી દીધું હા અરે હીરો ને કાચું નથી અને ધૈર્ય થઈ બેઠા અત્યાર સુધી બધા ગાગા કર્યો જોઈ કોને આપ્યું છે પુસ્તક લાવો પુરાવો શું કહું પુસ્તક લાવો પુસ્તક લાભ જ કરીએ આપણે એની બરોબર કે આપણું ખોટું છે આ ભરવાનું ખોટું આ આપણું રીતે ખોટું કરીએ હવે પણ વસંત લખેલા હશે પણ ભૂલ ના હોય હા બહુ જ્ઞાની ભક્ત થયેલો કહેવાય જ્ઞાની ભક્ત થયેલો ભક્ત ની દાદા વ્યાખ્યા કરી આપી સારી કરી આપી નાની ભક્ત આજે ભક્ત ની વ્યાખ્યા કરી આપી સારી નાની ભક્ત પેલો ભક્ત નહીં પેલો ઘેરો ભગત નહીં ના પણ આ શું કે નાની ભક્ત નો એ ભક્ત છે બેઝિક ફંડામેન્ટલી રોંગ હતા ફંડામેન્ટલી રોંગ હતા એમાં બધા તમે એક કેટેગરી તમને બેસાડી એવું હું માનું છું કે તમારી જરાય ઉતરતી કક્ષામાં નથી એ લોકો એવું હું માનું છું કે તમારાથી જરા કઈ ઉતરતી કક્ષામાં એ લોકો નથી એવું પાડ્યું રૂઢ માન્યતા આખી આખી ફેરફાર છે માન્યતામાં જ ફેરફાર છે તે બધું ભૂલ ક્યાં આવે છે જૈનો કોઈ જ પણ એ પોતે જાણે છે કે જૈન નું જૈન ના બેઝીસ ઉપર આ તમારું જે છે એવું જાણે છે એ જૈન ના બેઝીસ